એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મુંબઈમાં બેઠા બેઠા વૈદેહી વાર્તા સાંભળે છે અને તેની સાથે તેનો નાનકડો ભાઈ પિયુષ પણ છે આવો આવો વૈદેહી બેન પિયુષભાઈ સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો કાન દઈને સાંભળજો આ વાર્તાનું નામ છે ચિત્રરથ રાજાની વાર્તા એક હતું નગર આ નગરમાં ચિત્રરથ નામનો રાજા રહેતો હતો નગરની પાસે રાજાની માલિકીનું એક સરોવર હતું ખૂબ સુંદર મજાનું સરોવર રાજાના સૈનિકો હંમેશા સરોવરનું રક્ષણ કરતા કારણ કે આ સરોવરમાં અસંખ્ય સોનાના હંસો વસતા હતા હો આ બધા હંસો છ છ મહિને એક સોનાની પૂંછડી સરોવરમાં છોડી દેતા હતા દર છ મહિને સોનાની એક પૂંછડી સરોવરમાં છોડી દે હવે થયું એવું કે આ સરોવરમાં કોઈક સોનેરી પંખી આવી ચડ્યું ઉડતું ઉડતું ઉડતું હો તેને જોઈને હંસોએ કહ્યું આ સરોવર અમારું છે તું અમારી સાથે અહીં નહીં રહી શકે અમે દર છ છ મહિને એક એક સોનાની પૂંછડી આપીને આ સરોવરને અમે અમારું બનાવી લીધું છે અમે રાજાને સોનાની પૂંછડી આપીએ છીએ એટલે આ સરોવર અમારું છે આવી તો ઘણી ઘણી વાતો હંસોએ કહી આ બાબતમાં સરોવરના હંસોમાં મતભેદ ઊભો થયો ત્યારે પેલું પંખી રાજાને શરણે જઈ રાજા પાસે જઈને કહેવા લાગ્યું અરે રાજા અરે દેવ આ સરોવરના પંખીઓ ખૂબ ઘમંડી થઈ ગયા છે બધા કહે છે કે રાજા અમારું શું બગાડી લેવાનો છે આ સરોવરમાં અમે કોઈ બીજા પંખીને રહેવા દેવાના નથી મેં એમને કહ્યું હો રાજાજી મેં એમને કહ્યું કે તમારે આવું બોલવું જોઈએ નહીં રાજા વિશે ગમે તેમ બોલવું આપને શોભતું નથી મેં કહ્યું એમને જો તમે ગમે તેમ બકબક કરશો તો હું તમારા આવા બેહુદા વર્તનની રાજાને ફરિયાદ કરીશો પણ તે અંશો એવા તો નફટ થઈ ગયા છે એવા તો બગડી ગયા છે કે એમને કશી અસર થતી નથી મહારાજ મેં આપની સમક્ષ આ બધું કહ્યું છે હવે તમારે શું કરવું તે આપ જાણો મહારાજ રાજા તો આ સાંભળીને છંછેડાયો ભાઈ ગુસ્સે થઈ ગયો તેણે પોતાના સૈનિકોને બોલાવ્યા બધા હંસોને મારીને પોતાની સમક્ષ હાજર કરવા એણે સૈનિકોને ફરમાન કર્યું કે બધા હંસોને પકડીને લઈ આવો રાજાનો હુકમ થતા સૈનિકો દોડ્યા ઘોડા ઉપર તબડાક તબડાક તબડાક તબડાક તબડાક કરતા અને પહોંચ્યા પેલા સરોવર પાસે હાથમાં દંડા લઈને આવતા સેવકોને જોઈ એક ઘરડા હંસે બીજા હંસોને કહ્યું અરે ભાઈઓ લાગે છે કે આપણા ઉપર અણધારી આફત આવી રહી છે આ જુઓ આ સૈનિકો હાથમાં તલવાર ને લાકડી ને ભાલા લઈને આવી રહ્યા છે આપણી તરફ આપણે બધાએ ભેગા મળીને ક્યાંક ઉડી જવું જોઈએ બધા હંસોએ પેલા વડીલ હંસની વાત માની લીધી ગરડા હંસની વાત હંસો એક સાથે સરોવરમાંથી ઉડી ગયા પછી તો કરતા કરતા તો ભાઈ આવી રીતે આ હંસોએ પોતાનો જીવ બચાવ્યો પેલા ગરડા હંસની વાત માનીને અને પેલા પંખીએ રાજાના કાન ભંભેર્યા તો ભાઈ આવી હતી આ ચિત્રરાથ રાજાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને વૈદેહી બેન પિયુષભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં હંસ આવશે સરોવર આવશે અને આપણે બધા એ હંસોની સાથે સરોવરમાં ના શું સપનામાં હો ભાઈ આવજો